પ્રકૃતિ સ્વભાવે લજામણી પ્રકૃતિનો સ્વભાવ લજામણી જેવો છે હાથ અડાડીએ ને તો પાંદડા સંકોચાઈ જાય આપણે ઘરમાં કોઈ છોકરાને કહીએ કે તારાથી તો હું કંટાળી ગયો છું તો તેની પ્રકૃતિ તરત જ લજવાઈ જાય લજામણીની પેઠે પણ એને ફરીથી કહેવું જોઈએ કે ના ભાઈ હું ખરેખર તારાથી કંટાળ્યો નથી એટલે એની પ્રકૃતિ લજવાય નહીં આપણે થાકી ગયા હોઈએ તો એ ના બોલીએ કે હું થાકી ગયો છું નહીં તો આપણી પ્રકૃતિ લજવાઈ જાય પ્રકૃતિનો સ્વભાવ લજામણો છે વધારે ખવાઈ ગયું ને અજીર્ણ જેવું લાગે તો બોલીએ નહીં કે અજીર્ણ જેવું થઈ ગયું છે નહીં તો પ્રકૃતિ લજવાઈ જાય આપણે તો બોલીએ કે ના સરસ પચી ગયું છે ધણી વાઇફથી કંટાળી જાય તો બોલી નાખે કે તારાથી તો મારું મગજ ખસી જાય છે પણ તરત જ આપણે મહીં બોલવું પડે કે ના મગજ ખસે બસે બીજા તારાથી તો મને કશું જ થયું નથી એટલે આપણી પ્રકૃતિ લજવાય નહીં નહીં તો પ્રકૃતિ શું કહે છે કે તમે વચ્ચે ડાપણ કરનાર કોણ એટલે આપણે છતું બોલવાનું